હવે કોનો વારો છે હા જેજી મમ્મીને એક પ્રશ્ન છે જરા હા બોલો હા જીજી હા બોલો બોલો હા મને એમાં એ સમજણ ન પડી <clears throat> કે કામ અર્થ ધર્મ અને મોક્ષ હવે એવી આ ક્રમ બન્યો છે ભક્તિ માર્ગમાં તો આ ચારની વ્યાખ્યા એકબીજાથી કેવી રીતે કરવી એ નથી એક એક સમજાયું તો ચારેને મને જોડતા નથી ભાવતું જો મહાભારતમાં ધર્મ અર્થ કામ મોક્ષ વ્યાસજીએ કહ્યા અને અહીં કામ અર્થ ધર્મ અને મોક્ષ કહ્યા છૂટા છૂટા થોડાક સમજાય છે પણ સાથે જોડાતા નથી ફાવતું છે કાલે એ વાતની થોડી સ્પષ્ટતા મેં પ્રયાસ કર્યો હતો કે શબ્દક્રમ અને અર્થક્રમ અલગ અલગ હોય છે એ મને ન સમજાવી દીધી એટલે તમે કોઈ વસ્તુને એના ક્રમમાં બોલતા હો એક ત્રણ પાંચ ચાર બે સાત એક નવ આવી રીતે હું કોઈ પણ ક્રમ થી બોલું અને હું કહું કે આને શું કેવાય અંક નો ક્રમ છે આ છે એમ એટલે અંક આ છે આંકડા તો સમજનાર વ્યક્તિ છે એ એ જોશે કે આની અંદર જે ક્રમથી વ્યક્તિ બોલ્યો છે એ ખાલી એને ગણાવવા પૂરતા છે પરંતુ જ્યારે એને ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એવી રીતે ગોઠવવાના હોય એટલે બોલાયેલો ક્રમ કઈ પણ હોય પરંતુ સમજવાનો જે ક્રમ છે એ એક બે ત્રણ ચાર પાંચ એમ છે એવી રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ જાતનો જે ક્રમ પુરુષાર્થનો એ ક્રમ જુદી દ્રષ્ટિથી કહેવાયો છે પણ અનુષ્ઠાન કરવા માટે આ પુરુષાર્થોનું અનુસરણ કયા ક્રમમાં કરવું જોઈએ કે કઈ દ્રષ્ટિથી કરવું જોઈએ એના પાછળ રહેલી જે અંતરદૃષ્ટિ કે ભાવના છે એ અહીંયા બતાવવામાં આવી તે સમજવાની છે કેમ કે જીવન હશે તો ધર્મ સંપાદિત થઈ શકશે જીવનના માટે ભોગ આવશ્યક છે એટલે આરંભ જે છે એ કામ થી કર્યો કામ એટલે વિષય ભોગ વિષય ભોગ થી જીવન રૂપ ની ઉપલબ્ધિ થશે એ જીવનરૂપ અર્થ હશે તો એનાથી ધર્મ સિદ્ધ થશે અને એનાથી આગળ મોક્ષ મળશે આ જાતનો એનો સંબંધ અહીંયા બતાવે છે અને પ્રચલિત જે માન્યતા છે એનું અહીંયા ખંડન પણ કર્યું છે એ જ કે ધર્મથી અર્થ ને એનાથી કામ ને એનાથી મોક્ષ ને એ જે પ્રચલિત ક્રમ છે એ યોગ્ય નથી એમ એટલે આ ભક્તિ માર્ગ માટે થશે ને પછી પાછા વૈદિક તો ધર્મ હશે કામ મોક્ષ એનું પણ ખંડન કરી કે જે લોકો એમ માને છે કે અર્થથી બધું સિદ્ધ થઈ જાય છે કે ધર્મથી બધું સિદ્ધ થઈ જાય છે તો એ ધર્મથી અર્થ સિદ્ધ થાય કે ધર્મથી કામ સિદ્ધ થાય એવું તો શક્ય જ નથી એવું ધર્મ કદી હોય જ નહીં કે જે અર્થનું સાધન બતાવે કેમ કે તો અનર્થરૂપ કયા જે પણ અર્થ કે કામ મનુષ્ય મનમાં વિચારી અને ધર્માચરણ કરે છે એને તો અનર્થરૂપ કયા છે અવિદ્યાનું કાર્ય છે એટલા માટે હવે સિદ્ધ થતું હોય એ એક જુદી વસ્તુ છે પરંતુ ઉપદેશ એ દૃષ્ટિકોણથી નથી કરવામાં આવ્યો બરાબર હા જજી પોતાનું સ્વરૂપ અને અનુક્રમ કહીને જે પરિણામ થયું તે નીચેના શ્લોકમાં કહે છે અવાજ થોડો ધીરો આવે છે એ પ્રમાણે તે પદાર્થનું સ્વરૂપ અને અનુક્રમ કહીને જે પરિણામ થયું તે નીચેના શ્લોકમાં કહે છે તત્સંત યાના મનુયો જ્ઞાન વૈરાગ્ય યુક્ત્યા પચ્છંતી આત્માની ચ આત્માના ભક્ત્યા શ્રુતિ ગૃહિત્યા અને તેમાં શ્રદ્ધા રાખનારા મુનિઓ શ્રુતિથી પ્રાપ્ત કરેલી જ્ઞાન અને વૈરાગ્ય સાથેની ભક્તિથી આત્મામાં આત્માના દર્શન કરે છે તદ તે હેતુથી અથવા તે બ્રહ્મમાં શ્રદ્ધા રાખનારાઓ દર્શન કરે છે તેમાં અનુક્રમ એવો નીચેની રીતનો છે જીવનું ફલ તત્વનું શોધન કર્યું અને જીવનનું ફલ તત્વનું શોધન કર્યું અને તે ભગવાનના સાક્ષાત્કારમાં પરિણમ્યું તે વિષયમાં જો કે વિચાર સાથેના પ્રમાણથી સંદેહ વિનાનું શબ્દોનું જ્ઞાન થાય છે છતાં પણ અંતઃકરણના દોષને લીધે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી તે સાક્ષાત્કાર થવા માટે પ્રથમ ધર્મ કરવો તેથી અંતઃકરણની શુદ્ધિ થતાં વેદ વગેરે ઉત્તમ પ્રમાણમાં શ્રદ્ધા થાય છે પછી તે પ્રમાણના અર્થનું મનન કરવું પછી નિધિ યાસન અર્થના નિર્ણયની નિર્ણયથી સાક્ષાત્કાર જેવું જ્ઞાન થાય પછી વિષયોમાં વૈરાગ્ય થાય પછી શ્રવણ વગેરે સાધન ભક્તિ થાય પછી ઉત્તમ ફલરૂપ ભક્તિ થાય તેનાથી સર્વ સ્થળે હૃદયમાં અને બહાર પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય એવો અર્થ છે આત્માના એટલે આત્મરૂપ ભગવાનના દર્શન થાય છે તેમાં સઘળા સાધન થાય ત્યારે સાધ્ય સાક્ષાત્કારની સ્થિતિ થાય છે એ સાધનોમાં જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની સાથે રહેવાના કહેલા હોવાથી ભક્તિ મુખ્ય છે તેની સ્થિરતાનું કારણ શ્રુતિથી પ્રાપ્ત કરેલી વિશેષણથી કહેલું છે એ શ્રુતિથી પ્રાપ્ત થાય છે જેમ જેમ ભગવાનના ગુણોનું શ્રવણ થાય તેમ તેમ ભક્તિના ભક્તિની સ્થિરતા થાય છે તેનાથી સર્વ સાક્ષાત્કાર થાય છે આને થોડું સ્પષ્ટ કરી શકો તો શું કહેવામાં આવ્યું આખરે જે જે અહીંયા એવું કહેવામાં આવે છે શ્રદ્ધા રાખનાર મુનિઓ શ્રુતિ થી પ્રાપ્ત કરેલી જ્ઞાન અને વૈરાગ્ય સાથેની ભક્તિથી આત્માના આત્મામાં દર્શન કરે છે એના માટે પહેલા પહેલો ધર્મ કરવો તેથી અંતઃકરણની શુદ્ધિ થાય અને વેદ વગેરે ઉત્તમ પ્રમાણમાં શ્રદ્ધા થાય પછી તે પ્રમાણના અર્થનું મનન કરવાથી નિધિ ધ્યાન અર્થના નિર્ણયની સાક્ષાત્કાર જેવું જ્ઞાન થાય પછી વિષયોમાં વૈરાગ્ય થાય પછી શ્રવણ વગેરે સાધન ભક્તિ થાય અને પછી ઉત્તમ ફલરૂપી ભક્તિ થાય ભક્તિ થવાથી ભક્તિમાં ઉત્તમતા મળે તેનાથી સર્વ સ્થળે હૃદયમાં અને બહાર ભગવાનનો સાક્ષાત્કાર થાય એવો અર્થ કહે છે અને આત્માના એટલે આત્મરૂપી ભગવાનના દર્શન થાય તેમાં સઘળા સાધન થાય ત્યારે સાધ્ય એટલે સાક્ષાત્કારની સ્થિતિ થાય અને જ્ઞાન વૈરાગ્ય સાથેની ભક્તિ કહેલી હોવાથી ભક્તિ મુખ્ય બતાડેલી છે કોઈને કઈ આમાં કેવું પૂછવું હોય તો તો આગળ લો આજે હવે તેરમો શ્લોક લઉં છું જે જીજી હલો હલો જીજી અહીંયા કીધું ને કે તે ભગવાનમાં હલો અવાજ સંભળાય હલો હા તમારો અવાજ સંભળાય છે બોલો હા તે ભગવાનમાં સાક્ષાત્કારમાં પરિણમ્યું એમ કીધું પહેલા અને પછી પાછું એવું કહે છે કે અંતકરણમાં દોષને લીધે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી તો આ બે કેવી રીતે સમજવાનું હા બોલો ને કલ્પેશભાઈ કલ્પેશભાઈ હા જે જે આપે જ કેવું હા બીજા કોઈ પ્રયાસ કરો જેમને સપોર્ટ થતું હોય તત્વનું શોધન કરવાનું કયું જીવનનો જે કામ પછી એનો અર્થ જે જીવન જીવન પછી જે ધર્મ કરવાનો છે એના પછી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ જે ક્રમ આપણને સમજાવ્યો અને એના પછી જે સમજાવ્યું કે તત્વ જે જાણનારાઓ છે તે એ વેદના વિરોધ બિલકુલ નથી ને એમને વેદનું પૂરેપૂરું જ્ઞાન હોય છે એવા જ્ઞાનીઓ છે તે એ એમને દ્વૈત નથી રહેતો એ બ્રહ્મ પરમાત્મા ભગવાન એ બધામાં અભેદ બુદ્ધિથી એ જે શ્રુતિનું અધ્યયન કરે છે તો એમાં જે શ્રદ્ધા રાખે છે તેવા મુનિઓને જ એ શ્રુતિથી જો પ્રાપ્ત કરેલું જ્ઞાન હોય છે તો એ જ્ઞાન અને વૈરાગ્ય સાથેની એમની જો ભક્તિ થાય પ્રભુમાં તો એવા મુનિઓ આત્મામાં આત્માના દર્શન કરે છે આ એટલા ફળની દશા આપી છે કે એ ભગવાનનો સાક્ષાત્કાર થયો એમને તો આપણને જે તત્વનું શોધન કરવાનું કહ્યું જીવનનું ફળ અને એનો ફળ રૂપે આપણને કહ્યું કે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે કે આત્મામાં આપણને આત્માના દર્શન થાય એમ તો એ કેમ નથી થતું તો એના સંદર્ભમાં સમજાવે છે કે આપણે વિચારક સાથેના પ્રમાણથી જે સંદેહ કરીએ તો સંદેહ એ પછી આપણને શબ્દ જ્ઞાન થાય તો આપણને આવો આત્મામાં આત્માનું દર્શન થાય સંદેહ રહી જો હોય તો પણ એ સંદેહ આપણને થવાને લીધે એટલે અંતકરણના દોષને લીધે સંદેહ થાય છે એના લીધે આપણે ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો એવો અંતકરણનો દોષ જે છે એની શુદ્ધિ કેવી રીતે કરવાની એટલે પહેલા તમારે ધર્મ કરવાનો ધર્મ કર્યા પછી અંતકરણની જે શુદ્ધિ થાય અવાજ બ્રેક થઈ રહ્યો છે અડધું સમજાય છે ના હા એટલે એ તો સમજાયું પણ કંઈક એવો પ્રયાસ કરો કે અવાજ વચ્ચે વચ્ચે બ્રેક થાય છે તમારો હેન્ડસેટ કોર્ડલેસ પ્રશ્ન ફરી એક વખત કોને બોલે જયશ્રીબેન થોડો ફરી સ્ફૂટ કરજો ને ખ્યાલ ના આવ્યો હા એટલે અહીંયા એવું કીધું ને કે જીવનું જીવનું ફળ તત્વનું શોધન કર્યું અને તે ભગવાનના સાક્ષાત્કારમાં પરિણમ્યું પછી એવું કે છે કે તે વિષયમાં જો કે વિચાર સાથેના પ્રમાણથી સંદેહ વિનાના વિનાનું શબ્દોનું જ્ઞાન થાય છે છતાં પણ અંતકરણના દોષને લીધે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી તો એ ઉપર એવું કહી દીધું કે સાક્ષાત્કારમાં પણ પરિણમ્યું કે જીવનનું ફળ તત્વનું શોધન થતા સાક્ષાત્કાર થાય છે અને પાછી અંતકરણમાં જે થોડો શબ્દનું જ્ઞાન પણ સંદેહ વિનાનું કહી દીધું છતાં પણ અંતકરણના દોષને લીધે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી આ વાત થતો નથી એટલે એમાં છે ને સ્ટાર માર્ક આપણે પેલું કહીએ ને ફૂમતી પેલી લગાડે છે ને સ્ટાર ઉપર કે ભાઈ સબ્જેક્ટ ટુ ધીસ એટલે તત્વના શોધનથી ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે એ કોમન ફેનોમિના છે પણ જેને નથી થતો આ શોધન થવા છતાં પણ તત્વનું શોધન જે કરી નાખે છે છતાં પણ એને સાક્ષાત્કાર નથી થતો તો કેમ નથી થતો તો એના અનુસંધાનમાં અહીંયા એવું કહ્યું છે કે એની અંદર એના અંતઃકરણની અંદર કોઈક દોષો રહેલા છે એને કારણે એ તત્વનું શોધન તો કર્યું પણ એનો એને સાક્ષાત્કાર ન થયો તો હવે એને શું કરવાનું છે તો એને જે અંતઃકરણના જે દોષો છે એને હવે ધીરે ધીરે એને ઓમિટિંગ કરવાના છે એટલે કાઢવાના છે અને જ્યારે બધા જ તમારા જે દોષો છે એ નીકળી જશે તો સાક્ષાત્કાર થશે એટલે આને આપણે પેલી ફૂમતી વાળું પેલું આવે છે ને કોઈ બી વસ્તુ લખે છે ભાઈ આ આટલા રૂપિયામાં વસ્તુ મળશે પણ ઉપર એક ફૂમતી લગાડી દે પણ એ રૂપિયા એ એટલા રૂપિયામાં એ વસ્તુ ક્યારે મળશે કે તમે આ કન્ડિશનને તમે કોમ્પ્લાય કરશો તો એટલે એવું કંઈક મને અહીં લાગે છે થઈ ગયું સ્પષ્ટ થાય છે કે જીવનનું આવી રીતે થાય પણ જો હજી એમના સંદેહ થોડા રહ્યા હોય તો એવાને સંદેહને કારણે એમાં અંતકરણમાં દોષ છે એટલે સંદેહ થાય છે એના લીધે સાક્ષાત્કાર નથી થતો એવી રીતે સંદેહ તો દૂર થઈ ગયા અંતઃકરણના દોષને કારણે નથી થતું એ અંતઃકરણના દોષને દૂર કરશો તો થઈ જશે એનો ઉપાય અહીંયા આગળ બતાવે છે હા જી ઓછે કઈ ના કઈ તો લો આગળ આજે હવે તેરમો શ્લોક લઉં છું છે અત આત્માત્મા તોષણમ તેથી હે ઉત્તમ દ્વિજો પુરુષોથી વર્ણ અને આશ્રમના વિભાગ પ્રમાણે સારી રીતે આચરેલા આચરેલ ધર્મની સંસિદ્ધિ ભગવાનની પ્રસન્નતા છે સામાન્ય ધર્મ સાધન હોવાનો પરંપરાના આજે ઉપક્રમ આ શ્લોક નો થઈ ગયો છે આ રહી ગયો છે ભૂલી ગયો એવી રીતે બીજા પ્રકારથી જ્ઞાન કર્યું તે પૈકી બીજા પ્રકારના ધર્મનો સંબંધ નીચેના શ્લોકથી કહે છે શ્લોક વાંચું પડે છે ના ના માંડ માંડ વંચાયો છે પાછો રેપ ન કર સામાન્ય ધર્મ સાધન નું એની સ્પષ્ટ કરો ને કયો ધર્મ બીજા પ્રકારનું જ્ઞાન હતું એ હા એ કર ભાઈ સ્પષ્ટ મનીષ મને તો બહુ નહીં આવડે આ મને બહુ ઓછું આવડે આમાં જુઓ ધ્યાનથી પ્રયાસ એવો કરો કે જે લોકો દસ પંદર વખત આને વાંચતે પ્રસ્તુત કરતા પહેલા વાંચી શકે સમય થોડો ફાળવી શકે એ લોકો પ્રસ્તુત કરે તો સારું પુસ્તક તો બધા પાસે છે તો વાંચી તો શકશે જ બધા જ થોડી મહેનત કરો સમય આપો આના માટે અને આંખો તે વખતે ન સમજાય તો પછી આપણે સ્વયં પણ પ્રશ્ન કરી શકીએ જેથી આપણે આનો અધ્યયન કરી રહ્યા છીએ એવું એક વાતાવરણ ઊભું થાય નહીં તો કેવલ પારાયણ પાઠ પૂરતું જ આ થઈ રહી જશે પછી એમાં ઉત્સાહ નહીં રહે તો પ્રયાસ એવો કરો કે પહેલા પાંચ પંદર વખત વાંચીને સમજવાનો પ્રયાસ કરીએ અને પછી સુબોધની છે એને સમરાઇઝ કરીએ આપણે એની વ્યાખ્યા કરીએ એવમ દ્વિતીય પ્રકારેણ જ્ઞાનમ ઉત્તમ એટલે તત્શબ્દ ધાનામુનયો જ્ઞાન વૈરાગ્યયુક્તયા પશ્યંત્યાત્માની ચાત્માનમ ભક્ત્યા શ્રુતિગ્રહીતયા જે તત્વનું નિરૂપણ આગળ કર્યું જે અદ્વય તત્વ બ્રહ્મ પરમાત્મા ભગવાન રૂપ એ તત્વમાં જેમને શ્રદ્ધા છે એવા મુનિઓ એમને જ્ઞાન વૈરાગ્ય યુક્ત શ્રવણથી એમના ભીતર જે ભગવાનના અંદર ભક્તિ જાગી છે એ ભક્તિ એમને પોતાના આત્મામાં આત્માનો સાક્ષાત્કાર કરાવે છે એટલે આત્મદર્શન ભગવત દર્શન કરાવે છે આ બીજા પ્રકારનું જ્ઞાન છે એટલે જ્ઞાન પ્રાપ્તિનો આ બીજો પ્રકાર છે એટલે હવે આગળ તત્ર દ્વિતીય ધર્મથી સંબંધમાં આહ એટલે આજે દ્વિતીય જે છે એની સાથે ધર્મનો જે સંબંધ છે એ હવે આગળ બતાવી રહ્યા છે એટલે આ પ્રકારનો ત્યાં કયા પ્રકારના ધર્માચરણથી સિદ્ધ થશે એ હવે કહેવામાં આવશે હાલ્યો આગળ તેથી એક ઉત્તમ બીજો પુરુષોથી વર્ણ અને આશ્રમના વિભાગ પ્રમાણે સારી રીતે આજે ધર્મની સંસ્કૃતિ ભગવાનની પ્રસન્નતા છે સામાન્ય ધર્મ સાધન હોવાનું પરંપરાના પહેલા પ્રકરણમાં કહ્યું પ્રકારમાં કહ્યું ઉત્તમ ધર્મનું સાધન બનવું તો પરંપરાના બીજા પ્રકારમાં કહેલું છે કારણ કે ભગવાનની પ્રસન્નતા વિના અંધાકરણની શુદ્ધિ થતી નથી તેથી ભગવત કથામાં રુચિ થતી નથી તેથી ધર્મનું મુખ્ય ફળ ભગવાનની પ્રસન્નતા જ છે બીજના સંસ્કારથી શુદ્ધ થઈ મારી એવી મારી ઈચ્છા છે વાક્ય પ્રમાણે ધર્મનું પોષણ કરવાની ભગવાનની ઈચ્છાથી તેઓ ધર્મ કહે છે પુરુષોથી આચરેલા એ કર્મની પ્રયોગથી એમ જણાવ્યું છે કે કર્મના આચરણમાં કર્મ જ પૂરું થાય છે કરતા પૂરો થતો કર્મ અટકતો કરતા અટકતો નથી તેમ થાય ત્યારે ભગવાનની પ્રસન્નતા થાય છે તેમ ન થાય તો કર્મથી કર્મથી જ ફળ મળે છે એવો અર્થ છે દ્વિજ શ્રેષ્ઠા એટલે બીજોમાં શ્રેષ્ઠ ત્રણ જન્મવાળા આથી એમ સૂચવેલું છે કે તમે કર્મ કરો છો તેથી ભગવાન પ્રસન્ન થાય છે વર્ણના ધર્મો એટલે સમ વિગેરે અથવા કાલયજ્ઞ દ્રવ્યયજ્ઞ વિગેરે ભેદો ગુરુની સેવા વિગેરે આશ્રય આશ્રમના ધર્મો છે અને વિભાગશ મના સત પ્રત્યયની પ્રત્યેથી પરધર્મ ન કરવાનું જણાવેલું છે અને તેથી વિધર્મ અને પરધર્મ થી જણાવેલ દૂર દૂર કરેલો છે સારી રીતે આચરેલ એટલે કાલ વગેરે શુદ્ધ સાધનોથી જ્ઞાનપૂર્વક આચરે અથવા નહીં તો અધર્મ થાય એવું વાક્ય હોવાથી તેવી રીતે આચરેલો ધર્મ છે સંસિદ્ધિ સારી રીતથી સારી રીતની સિદ્ધિ એટલે ફળ જો કે ધર્મ આખા જગતની પ્રતિષ્ઠા છે વગેરે શ્રુતિ પ્રમાણે ધર્મના ઘણા ફળ છે છતાં પણ જો ભગવાન ધર્મથી પ્રસન્ન થાય તો તે સફળ થાય છે અને જો પ્રસન્ન ન થાય તો ધર્મ વ્યર્થ છે એવો અર્થ છે કારણ કે સર્વ આત્મા માટે છે અને સર્વના આત્મા ભગવાન છે ઈ શબ્દથી જેમ ભગવાન જેમના ઉપર ભગવાન પ્રસન્ન થયેલા નથી એ વાક્યનો અર્થ સૂચવેલો છે હવે એટલે જે હું મારી બીજી સમજ પાડું તેવું થાય કે ભગવાનની ઈચ્છા હોય માનવ કર્મ કરે પણ ભગવાનની ઈચ્છા હોય તો તે દરેક વસ્તુ સારી રીતે સિદ્ધ થઈ શકે ને એને ભગવાને જે કહેલા છે ધર્મ અર્થ કામ એ બધા જે છે એને નિયમ અનુસાર કર્મ આચરણ કરે તો ગુરુ અહીંયા લખ્યું છે કે કાલ યજ્ઞ ગુરુની સેવા વર્ણ આશ્રમ તમ એ બધા જે નિયમો છે એને અનુસરે તો એ પોતાના આત્માને સિદ્ધ કરે અને જે ઠાકોર ભગવાન જે બધાના આત્માના કરતા છે તો એ પ્રસન્ન થાય અને પ્રસન્ન થાય તો એ આપણી ભક્તિ સિદ્ધ થાય એ આચરણ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય એટલે ઉત્તમ ધર્મ જે અગિયારમાં શ્લોકથી તત્વોનું શોધન છે એ ઉત્તમ ધર્મ કહી શકાય એ તો હવે કહી રહ્યા છે ને હા આજે વર્ણાશ્રમ વિભાગશ સ્વનુષ્ઠિત ધર્મસ્ય સંસિદ્ધિ આત્મતોષણમ આજે આજ્ઞા કરી રહ્યા છે એ વિશેષ નિરૂપણ કરી રહ્યા છે દ્વિતીય ધર્મના સંબંધમાં પહેલે સામાન્ય ધર્મનું કહ્યું અને અહીંયા વિશેષ ધર્મનું કહી રહ્યા છે એટલે ધર્મ સામાન્ય પ્રથમે સાધનતા ઉગતા પ્રથમ પ્રકાર જે જ્ઞાનનો બતાવ્યો એમાં જે સામાન્ય ધર્મ છે એ સાધનરૂપ છે એમ જણાવ્યું હવે જે દ્વિતીય પ્રકાર છે એમાં વિશેષ ધર્મની સાધનતા બતાવી રહ્યા છે વિશેષસ્ય તું દ્વિતીય યતો ભગવત પ્રસાદ વ્યતિરેકેણ ન અંતઃકરણ શુદ્ધિર નવા રુચિરતો ધર્મસ્ય મુખ્યમ ફલમ ભગવત પ્રસાદ આગળ જે આશંકા કરી હતી ને કે આ રીતે અગર તત્વચિંતન કરવામાં આવે પ્રમાણપૂર્વક તો તત્વનું શાબ્દ જ્ઞાન એટલે પુસ્તકિયું જ્ઞાન તો કોઈને પણ નિસંદેહ થઈ જાય જેમ આપણે પણ આજે સર્વ કંઈ બ્રહ્મ છે એટલે જે પણ જળ ચેતનાત્મક જગત છે બધું તત્વત બ્રહ્મરૂપ છે એ તો આપણે પણ જાણી ગયા આજે પણ સાક્ષાત્કાર ક્યાં છે એટલે અંતઃકરણ શુદ્ધ નહીં હોવાને કારણે એ નથી થતું અંતઃકરણ શુદ્ધ એટલા માટે નથી કે પ્રભુની પ્રસન્નતા નથી એટલે ભગવત પ્રસાદ વ્યતિરેકે ન અંતઃકરણ શુદ્ધિ પ્રભુની પ્રસન્નતા જો ન થાય એટલે જે કંઈ પણ ધર્માચરણ કરવામાં આવે એ ધર્માચરણથી જો પ્રભુની પ્રસન્નતા ન થાય તો એ ધર્માચરણથી અંતઃકરણ શુદ્ધ થઈ શકતું નથી એટલે ભગવત પ્રસાદ જે છે પ્રભુની પ્રસન્નતા છે એ ધર્મનું મુખ્ય પદ છે એટલે બીજ સંસ્કાર સંસ્કૃતા કુરવંતી ધર્મપોષક ભગવદ ઈચ્છયા વા એટલે કેટલાક લોકો જે ધર્માચરણ કરે છે કરી શકે છે એમાં એનું એક કારણ એ હોઈ શકે કે જેમના બીજનો સંસ્કાર થઈ ગયેલો છે બીજનો સંસ્કારની પ્રણાલી પંચાગ્નિ વિદ્યામાં બૃહદારણ્યક અને છાંદોગી ઉપનિષદમાં વિસ્તારથી સમજાવવામાં આવી છે એ કઈ રીતે બીજનો સંસ્કાર થાય એટલે અહીંયા વિધિપૂર્વક શ્રૌત યજ્ઞાનું યજ્ઞોનું અનુષ્ઠાન થયેલું હોય જ્ઞાન સિદ્ધ થયેલું હોય ઉત્તમ કાલમાં એની એવી ગતિ થાય તે પછી લોક લોકાંતરમાં થી એનો સૂક્ષ્મ દેહ આગળ વધતા વધતા પછી બ્રહ્મલોકમાં એનો પ્રવેશ થાય અને પછી ત્યાંથી એનો પુનર્જન્મ ન થાય અને જેમનો ધૂમ માર્ગથી ગતિ થાય દાન પુણ્યાદિ કર્મોના પ્રભાવથી તો સ્વર્ગ ચંદ્ર લોકમાં જાય અને ત્યાંથી પછી વૃષ્ટિ દ્વારા અન્નરૂપમાં આવી અને મનુષ્ય આદિ યોનિને પ્રાપ્ત કરે પુનર્જન્મના રૂપમાં એમ બે જાતની ગતિ શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ કે ધૂમ માર્ગ અને સોમ માર્ગ એ જાતનું નિરૂપણ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે તો જે લોકોનો આ રીતે બીજ સંસ્કાર થયેલો છે અને એનાથી એમની અંતઃકરણની શુદ્ધિ થયેલી છે એ આ જાતના ધર્મનું આચરણ કરી શકે છે અથવા તો ભગવાન એવી ઈચ્છા કરે એવી કૃપા કરે એમના ઉપર કે આ આ લોકો ધર્માચરણથી સમૃદ્ધ થાય તો પછી એવા લોકો ધર્માચરણ કરી શકે છે બાકી સર્વસામાન્ય વ્યક્તિ માટે આ જાતનું ધર્માચરણ કરવું સંભવ નથી રહેતું કે જે ધર્માચરણ પ્રભુની પ્રસન્નતાને પેદા કરી શકે જે જે આજે બીજા સંસ્કાર શુદ્ધ થયેલા જે કહ્યું ને હા હા હલો હા સંભળાય છે એમાં ઉપચારની પ્રકાર એમાં પંચાણું પ્રકારની શુદ્ધ રહેલ દેહ વાયુ તમારો અવાજ આવી જાય છે જે મોબાઈલ થી બોલું છું ને એટલે પેલું એક આગળ પાછળ થતું હશે અડધા અડધા શબ્દો સંભળાય છે એટલે શું પૂછવા માંગો છો સ્પષ્ટ નથી થતું એટલે આ બીજના થી શુદ્ધ થયેલા કીધું ને તો એ પંચગની થી શુદ્ધ થયેલા જે છે તો એ તો બ્રાહ્મણ વર્ણને જ બીજા બધા આવું થતું હોય છે અવાજ ગયો તમારો પાછો બ્રાહ્મણ વર્ણ પછી નહીં સંભળાયું दूसरा वर्ण वाले लोगों में प्राप्त नहीं પંચાગ્નિ નો જો એવું કહેવા માંગે છે બ્રાહ્મણ વર્ણ સિવાય અન્ય તો કોઈ વર્ણમાં વર્ણ એ કરી નહીં શકે એ જે પંચાગ્નિ છે તો પછી અન્ય વર્ણોનો કઈ રીતના આમાં ધર્મ કઈ રીતના એ કરી શકશે એવું મને લાગે છે હા એટલે એ જ વાત છે ને કે જે આ જાતની વિધિપૂર્વક બધા માટે માર્ગ છે પણ નહીં એટલે તો વિશેષ કહી રહ્યા છે ને અને એવું નથી કે બ્રાહ્મણ વર્ડ માટે જ છે દ્વિજો માટે છે દ્વિજાધિકારક તો છે ને એમાં બ્રાહ્મણ માત્ર ની કોઈ આવશ્યકતા નથી એટલે દ્વિજમાં ત્રણ વર્ણના પુરુષ આવી શકે સ્ત્રી ના આવી શકે તો હવે શુદ્ધ કઈ રીતના કરવું શું કલયુગમાં હવે યજ્ઞનું એટલે કાલ કર્મ દ્રવ્ય કઈ એટલે દેશ કાલ કરતા કર્મ કશું હવે શુદ્ધ રહ્યું નથી તો હવે આની ઔચિત્ય શું આ પંચાગ્નિ કે આજે જે યજ્ઞો છે તો હવે તો આત્મધર્મ જ એના માટે શ્રેષ્ઠ થઈ જશે ને કે જે ભગવાનને પ્રસન્નતા થાય એવું કરવું તો ભક્તિ કરવી એ જ એનો એ લઈએ તો ન ચાલે આમાં એ વિષય તો આગળ આવશે અત્યારે તો જે છે એ જ આપણે અર્થ લેવાનો છે ને આપણો અહીંયા આ કોઈ કર્તવ્ય ઉપદેશના રૂપમાં સતત વ્યક્તિને સંબોધીને કહેવામાં નથી આવી રહ્યું તો હવે આ યુગમાં કલયુગમાં આ યજ્ઞો કઈ રીતના એનું અનુષ્ઠાન થઈ શકશે એ વિષય આગળ આવશે અત્યારે ચર્ચાનો વિષય નથી અત્યારે આપણે કેવલ એટલું જ આમાં સમજવાનું છે કે વર્ણાશ્રમ ના વિભાગ અનુસાર જે ધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરી શકે છે એવા વ્યક્તિના દ્વારા આચરેલો જે ધર્મ છે એની સંસિદ્ધિ ભગવાનની પ્રસન્નતા છે બરાબર તો પ્રભુની પ્રસન્નતા માટે ધર્માચરણ કરવું એ અહીંયા મુખ્ય વસ્તુ છે અંદર આપણને જે દેશકાલ અનુસાર જ્યારે જે ધર્મ અનુસરણીય હોય એ અનુસરણ કરતા રહેવું જોઈએ તો એનાથી ભગવાનની પ્રસન્નતા થશે એમ બરાબર જે ધર્મની અત્યારે સ્થિતિ જ નથી તો એનો તો આગ્રહ ભગવાન પણ નહીં રાખે બરાબર જી જી તો મમૈવ કામો ભૂતાનામ એ જે ભગવાનની ઈચ્છા છે કે આ રીતે પ્રાણીઓનો જે છે એ આવી રીતે ધર્મથી સમૃદ્ધિ થાય મોટે ભાગે સપ્તમ સ્કંદમાં એ કહેવામાં આવ્યું છે તો એનાથી ભગવાનની પણ ઈચ્છા એવી ક્યારેક થાય છે કોઈ જીવ વિશેષના સંદર્ભમાં એમનો ધર્મ જે છે એ પોષિત થાય તો એવો એ લોકો પણ આધ્યાત્મ ધર્માચરણ કરવા સમર્થ બનતા હોય છે એના પછી મૂલમાં જે તૃતીય વિભક્તિનો પ્રયોગ કર્યો છે કુંભી એટલે મનુષ્ય દ્વારા તો એમાં એ તૃતીયા વિભક્તિ શા માટે વાપરી છે એનું કારણ સ્પષ્ટ કર્યું છે કર્મણી પ્રયોગેણ एतद् ज्ञापितम् अनुष्ठाने कर्मैव अपक्षीणं न कर्ता इति तदैव हि भगवत्प्रसादः अन्यथा कर्मणैव फलमिति એટલે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ એમ બે જાતના પ્રયોગ હોય છે જેમ દેવદત્ત ઓદનમ પચતી દેવદત્ત ભાત બનાવી રહ્યો છે અને દેવદત્તેના ઓદનમ પચ્યતે એટલે દેવદત્ત દ્વારા ભાત બનાવવામાં આવી રહ્યો છે સીધો અહીંયા કર્તરી પ્રયોગ ન કરીને કર્મણી પ્રયોગ શા માટે કર્યો એક મિનિટ લાઈટ ચાલી રહ્યો છે મુકેશભાઈ તમારો ફોન માંથી ડિસ્ટર્બન્સ છે મ્યુટ કરી દીધો છે તો એનો તાત્પર્ય અહીંયા એ છે કે કુંભી સ્વનુષ્ઠિત ધર્મસ્ય સંસિદ્ધિ મનુષ્ય દ્વારા સારી રીતે જે ધર્મનો આચરિત થયેલો છે એની સંસિદ્ધિ આત્મતોષણમ એટલે ભગવાનની પ્રસન્નતામાં છે એ કર્મણી પ્રયોગથી એ સમજાવવામાં આવી રહ્યું છે કે અનુષ્ઠાને કર્મૈવ અપક્ષીણમ ન કરતા એટલે જે કોઈ પણ ધર્માચરણ કરવામાં આવે છે એમાં જેમ કર્તરી પ્રયોગમાં દેવદત્તેન ઓદનમ પચ્યતે એમાં જે પાકરૂપ ફલ છે એ ફલ ઓદનનું છે ભાતને એટલે વિકલિતીકરણ રૂપ જે ફલ પેદા થાય છે એ પરિણામ પેદા થાય છે એ ભાતમાં થાય છે એનું પરિણામ છે એ દેવદત્તમાં નથી આવતું એવી રીતે અહીંયા કર્તરી પ્રયોગથી એ વાત સમજાવવામાં આવી રહી છે કે ધર્માચરણ જે છે એ પોતે એક એવા સ્વરૂપને પ્રાપ્ત કરશે કે જે ધર્માચરણને જોઈને ભગવાન પ્રસન્ન થશે એટલે મનુષ્ય કેવલ પ્રભુની પ્રસન્નતાના વિચારથી કામ્ય નિષિદ્ધ કર્મને છોડીને જે પણ ભગવદ આજ્ઞાથી પ્રાપ્ત નિત્ય નૈમિત્તિક કર્મ છે એને કરતો રહેશે કરતો રહેશે તો એ કરતા કરતા એ ધર્મ પોતે એવી પરિસ્થિતિને કે એવી સિદ્ધિની અવસ્થાને પ્રાપ્ત કરશે કે જેને જોઈને પ્રભુ પ્રસન્ન થઈ જશે અહીંયા કરતાના જગ્યાએ અહીંયા ધર્મના ઉપર દ્રષ્ટિ વધારે છે તાત્પર્ય છે એટલા માટે અહીંયા કર્મણી પ્રયોગ કરે છે અન્યથા કર્મણૈવ ફલમિતિ એટલે જો આવી રીતે અહીંયા પ્રયોગ કરવામાં ન આવ્યો હોત તો પરિસ્થિતિ એ થાત કે કર્મથી જ સિદ્ધિ થઈ જવી જોઈતી હતી પરંતુ કર્મથી સિદ્ધિ ન થઈને કર્મ છે એ પ્રભુની પ્રસન્નતા પેદા કરે છે અને પ્રભુની પ્રસન્નતાથી પછી આગળ અન્ય ફલની પ્રાપ્તિ સાક્ષાત્કાર રૂપ ફલની પ્રાપ્તિ છે એમ સમજવાનો છે ખેર આ વિષય જે વ્યાકરણની શૈલીથી શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે એટલે કઠિન જશે પરંતુ એનો સ્વારસ્ય સમજી લો જે પદ્ધતિથી સમજાવી રહ્યા છે ન સમજાય તો એની ઉપેક્ષા કરી દો જે ખાલી એક જ વસ્તુ કે કરતા પૂરો નથી થતો અને કર્મ કરતા અટકતો નથી એટલે શું મને નથી ખ્યાલ આવતો હા એ પછી લઈ લેશો હવે અત્યારે એના વિસ્તારમાં હા ભલે એમાં દ્વિજશ્રેષ્ઠ કયો છે એની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી કરી છે જે આ પ્રશ્ન હતો ને કે બ્રાહ્મણ જ કરી શકે તો એ કોઈ મુદ્દો નથી અહીંયા દ્વિજેભ્ય શ્રેષ્ઠા ત્રિજન્માન એટલે જેટલા દ્વિજો છે એમાં જે શ્રેષ્ઠ એટલે ત્રણ જન્મવાળા એટલે પ્રથમ જન્મ જે છે એ માતાના ગર્ભથી અને દ્વિતીય જન્મ છે એ સંસ્કારથી અને તૃતીય જન્મ જે છે તે આ કર્મની જે દીક્ષા હોય તે અથવા ભક્તિ જ્ઞાન રહિત જ્ઞાન સહિત ભક્તિ એમનો ત્રીજો જન્મ છે આ ત્રણ રીતે જે સંસ્કૃત થયેલા છે એને અહીંયા સમજવાના છે અને ભવદ્ભિ ક્રિયમાણેન કર્મણા ભગવાન સ્તુષ્યતિ સૂચિતમ આ પ્રકારે જે કર્મ કરે છે એનાથી ભગવાન સંતુષ્ટ થાય છે બાકી બધા વિષયો તો સ્પષ્ટ છે વર્ણના ધર્મો છે સમ વગેરે છે યજ્ઞાદિરૂપ છે આશ્રમ ધર્મ છે ગુરુ શુશ્રાવ શુશ્રા વગેરે બ્રહ્મચર્ય આશ્રમમાં છે અને વર્ણાશ્રમ વિભાગશઃ એટલે વર્ણ અને આશ્રમના વિભાગ અનુસાર એમાં એ શસ પ્રત્યય છે એટલે અનુસાર એમ કહ્યું છે એનો તાત્પર્ય છે કે અગર કોઈ વિધર્મનું આચરણ કે પરધર્મનું કે ઉપમા કે છલ ધર્મનું આચરણ કરે છે તો એનાથી આ જાતની ભગવત પ્રસન્નતારૂપ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એનો નિવારણ માટે અહીંયા વર્ણાશ્રમ વિભાગશઃ એમ શસ્ત્રનો પ્રયોગ કરે છે જેમ કે અગર પરધર્મ કે વિધર્મ એનું અનુસરણ કરવામાં આવે તો એ ધર્મની જગ્યાએ અધર્મ એટલે વિપરીત થઈ જાય તે પછી ધર્મની સંસિદ્ધિ છે એ પ્રભુની પ્રસન્નતા છે એ રીતે ધર્માચરણના ફલને એક ફલમાં પરિભાષિત અહીંયા કર્યું છે એના સામે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા ઇત્યાદિ શ્રુત્યા બહુની ધર્મસ્ય ફલાની સંતિ એટલે ધર્મની તો ઘણા બધા ફલો બતાવવામાં આવ્યા છે તેમ છતાં પણ ભગવાન ચેત તેને પરિતુષ્યતિ તદા સફલો નો ચેત ધર્મો વ્યર્થ એ કોઈ પણ સંસિદ્ધિ કોઈને પણ પ્રાપ્ત થઈ એ સંસિદ્ધિથી અગર ભગવાન પ્રસન્ન થતા હોય તો જ એ સફળતા છે અન્યથા એ ધર્મ છે એ વ્યર્થ છે એ રીતે એને સમજવું જોઈએ કેમ કે આત્માર્થમ હિ સર્વમ જે કંઈ પણ છે તે આત્મા માટે છે એટલે ભગવાન માટે છે સર્વેશામ આત્મા છે ભગવાન બધાની આત્મારૂપ ભગવાન છે येषाम न तुष्टो भगवान इति વાક્યાર્થો એ શબ્દેન સૂચિત અને જેનાથી ભગવાન તુષ્ટ ન થયા એનું બધું વ્યર્થ છે એ જે કહેવામાં આવ્યું છે એ તાત્પર્યમાં આ તેરમા શ્લોકમાં એ વાત કહેવામાં આવી કે ધર્મ તે સંસિદ્ધિ આત્મતોષણ તો આજે દ્વિતીય પ્રકારનું જે જ્ઞાન અહીંયા કહેવામાં આવ્યું છે એમાં વિશેષ ધર્મનો ઉપયોગ જે છે તે ભગવાનની પ્રસન્નતા માટે છે અને એ દૃષ્ટિથી વિશેષ ધર્મનું આચરણ મનુષ્ય કરવું જોઈએ એનો સ્વારસ્ય છે આગળ જેમનો ક્રમ હોય એટલે પહેલા પ્રકારમાં સામાન્ય ધર્મ સામાન્ય ધર્મ સાધન હોવાનું કહ્યું બરાબર એટલે સામાન્ય ધર્મ એટલે એ કયો દેહ ધર્મ આગળ કહ્યું ને આગળના શ્લોકમાં ધર્મસ્થ અનુષ્ઠિત પુંસામ વિશ્વક્તિ ન કથા સુચ પછી ધર્મસ્થ યાપવર્ગસ્ય નાર્થોર્થાયો કલ્પતે ત્યાં તો કોઈ પણ પ્રકારના ધર્મની ગણતરી કર્યા વિના સર્વસાધારણ ધર્મ એમ પોળ નથી પાડ્યો કે પર્ટિક્યુલરલી કયો ધર્મ કયો ધર્મ એટલે ધર્મ બે ધર્મમાં આવશે કે નહીં એવું કઈ નહીં નહીં એવું કોઈ ખુલાસો જ નથી જે કંઈ પણ ધર્મ શબ્દથી જે પણ તમે સમજતા હોય એનો આ પ્રયોજન છે આ એનો સાર છે કે જેનાથી ભગવત ભક્તિ પેદા થાય જેનાથી તત્વ જિજ્ઞાસા થાય એ જ ધર્મનું પ્રયોજન છે અને બીજા પ્રકારની અંદર જે આ સ્પેસિફાઈડ કર્યા કે જે દ્વિજેતર જે છે એ ધર્મો દ્વિજેતર નહીં હા દ્વિજ સોરી દ્વિજના જે દ્વિજાધિકારક દ્વિજાધિક હા દ્વિજાધિક જે ધર્મ છે એ વર્ણાશ્રમ વિભાગ છે આશ્રમ ધર્મો જી જી જી મમ્મીને એક પ્રશ્ન છે જે કહ્યું ને ભાગવતજી નું અવતરણ કરીને કે હે તેમાં એવું કહ્યું છે ભગવાને કહ્યું આ લોકો પ્રચેતાઓ પ્રસન્ન થયા અંશ સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થાય છે ત્યાં પછી એ છઠ્ઠા અધ્યાયમાં છઠ્ઠા સ્કંદમાં કહી રહ્યા છે તો એમાં શું કહે છે કે હે ભાગ્યશાળી પ્રચેતાના પુત્ર હું તપ કરવાથી સિદ્ધ થયો છે પરિપૂર્ણ શ્રદ્ધાથી મારામાં તારી પરમ ભક્તિ થઈ છે હે પ્રજાપતિ તારું તપ જગતની વૃદ્ધિ કરવા માટે છે એટલા માટે હું પ્રસન્ન થયો છું પ્રાણીઓની વૃદ્ધિ થાય એ મારી ઈચ્છા છે જ છે છઠ્ઠા તો કહ્યું ને કે મમયુવ કામો ભૂતાનામ ઇતિ એટલે ભગવાન પણ ક્યારેક એમ ઈચ્છે છે કે આ રીતે પ્રાણીઓની વૃદ્ધિ થાય ધર્મપોષક ભગવદ ઈચ્છયા વા તો આ લોકો શા માટે આ જાતના ઉગ્ર કર્મની અંદર જોડાઈ ગયા જે પ્રજાપિતાની ઈચ્છા હતી કે ભાઈ એ સૃષ્ટિ કરે નિર્માણ કરે એના સ્થાને તો એવી પ્રભુની જ ઈચ્છાથી એ વસ્તુ સંભવ થયું એમ એટલે અહીં કેવું છે ક્યારેક ભગવાન અહીં ક્યારેક એવી ઈચ્છા કરે છે પ્રભુ જયારે જયારે જે પ્રભુની ઈચ્છા છે એનું એનું પાલન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એવું ક્યારેક જે આપણે સાહેબ કહ્યું ને ક્યારેક એવું વૃદ્ધિ કરો પ્રજાની એવી પ્રભુની ઈચ્છા છે એટલે મૂળ પ્રશ્ન અહીંયા એ છે કે પ્રભુની પ્રસન્નતાને સિદ્ધ કરી શકે એવું ધર્માચરણ મનુષ્યનું હોવું જોઈએ હવે ધર્માચરણ તો બધા જ કરે છે એ ઘણા બધા કરે છે પરંતુ બધા ધર્માચરણ થી બધાના ધર્માચરણ થી પ્રભુની પ્રસન્નતા થોડી થાય છે જે લોકો એવું કરે છે કોણ આવું કરી શકે છે તો એમાં બે પ્રકારો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે જેનાથી પ્રભુને પ્રસન્ન થાય તે જાતની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે એવું ધર્માચરણ કોનું હોય તો યા તો જેની બીજ સંસ્કારથી સંસ્કૃત થયેલા હોય તે અથવા તો એવી જાતની જેમાં પ્રચેતાઓના પ્રસંગમાં તમે જણાવ્યું મમૈવ કામો ભૂતા નામ ત્યાં ભગવાને જે આજ્ઞા કરી પ્રચેતાઓને તે રીતે પ્રભુની એમના વિષયમાં એવી ઈચ્છા હોય કે આ આવું ધર્માચરણ કરે આગળ આપણે રાજસૂય યજ્ઞના પ્રસંગમાં યુધિષ્ઠિરના દૃષ્ટાંતમાં પણ આપણે એ વાતને સમજી શકીએ છીએ એમના અંદર એવી પ્રભુની ઈચ્છા છે તો એ લોકો એ જાતનું ધર્માચરણ કરવા સમર્થ બને છે સર્વસામાન્ય આ જાતનું ધર્માચરણ નથી કરી શકતા લાગે છે કે આપણો સમય અત્યારે હવે રહ્યો નથી ખાસ કાલે આપણે કરીએ તો કાલે આમ પાટોત્સવ છે ને થોડું કદાચ વિલંબ થશે પણ જે હશે તે સમાચાર આપીશું આજનો રાખીશું